વ્યવસ્થા કોઈ કઈ કરી જ નથી વ્યવસ્થિત રીતે ગોઠવેલું વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે કોઈ કરતા થાય ને તો હું માલિક થઈ દે મેં કહ્યું માલિક થઈ દે કોઈ માલિક છે ને એનો કરતા તો થઈ કઈ આધારે કરતા ખરો નૈમિત્તિક કરતા કેવું આનું નિમિત્ત નો ધક્કો વાગ્યો થયું બ્રહ્મા ખોટી ના દેવો એમ જ અને એની ઉપાસના કરો એટલે બધું જ મળે ને પ્રતિષ્ઠા કરવા માટે બોલાવે છે આગળ ગાયત્રી માટે પ્રતિષ્ઠા કરવા માટે બોલાવે ઘડિયાળી પડે શું કરે છે વ્યવહાર ચાલતો એ ના પાડી એટલે હું ના પાડું પણ આ એક નથી આ માતા બતાવો છતાં હા એમને પૂછ્યું પૂછ્યું હતું છે મને જ્ઞાન આપી દો એવું સરળ ખોટી સરળ ખોટી ફરી અમારે સચિદાન કહેજો દાદા ના આશીર્વાદ છે તમારી પર તમારા માટે તો બહુ આશીર્વાદ છે તમે આ આજથી દસેક વર્ષ પર દરબાર ઘર પર તમે અમદાવાદ હતા કે એ નો દિવસ હતા તે માસતીઓ નામ છે પદ્માવતી પદ્માવતી બેન એ બધી હજુ વર્ષો જ્ઞાન લીધેલું એ જ્ઞાન લીધેલું શું કર્યું ત્યાં ગોંડલમાં લીધેલું એટલે મહાસત્યો દર્શન કરવા એટલે બોલાવા મોકલ્યા કે અહીંયા અહીં આવો તમે દર્શન કરીએ અમારે પહોંચી દેવાય કે તમારી એટલે ત્યાં ગયા ત્યારે એમને મહારાજ તમારા મહારાજ નતા એમના વાણપાથી એટલે પછી મહારાજ આ પેલું ચોરી છે પ્રદુણતા લે એટલે બોલાવી દીધા તો અતિ બોટાદથી એ નવીનચંદ્ર બોલાયા એ નવીનચંદ્રને નાથે શું કહ્યું કે દાદા ભગવાન આપણે આવવાના છે ને એ છે જ્ઞાની પુરુષ છે એટલે આ સરળ માણસ ને એટલે તાપ પડી ગયું જ્ઞાની પુરુષ એટલે અમે તો બેઠા હતા આ બધા બેઠા જઈએ અને એ હતા નહીં મહાસચિવ નીચે બેઠી આ બાજુ વાતો અમારે ચાલતી હતી પછી એ પોતે બહારથી આવ્યા અહીં પાટ પર બેઠા પછી મહાસચિવે કહ્યું જ્ઞાની પુરુષ છે એટલે એના પરિણામ બદલાઈ ગયો નીચે બેસી ગયા એટલે મેં કહ્યું કે આ ઉપર બે જાઓ આપ કારણ પેલા પેલા માં અલીની પાઘડીઓ વાળા ખોટું દેખાય ને એના આ મહારાજ શું કર્યું એટલે મહારાજ મેં કહ્યું મેં આ તમે એક જે તમે પાટીમાં બેસી જાઓ તમારા જે વિનય કર્યો છે ને એ વિનય તમને મુખ્ય લઈ જશે જ્ઞાની પુરુષ વિનય અને ત્યાં બધી પબ્લિકમાં એ તમારી સરળતા શું સૂચવે છે તમને મુખ્ય લઈ જશે પછી તો ઉઠ્યા નહીં કે ના ના થોડી વાતચીત કરો કે આટલું બધું પુસ્તક વાંચે આ બધું પછી દેખાતું નથી કોનું દેખાય છે આપ તો સર્યો છે હું જોવાનું જોવાણ આવ્યા બધું હું જોવાનું એને ત્યાગ કર્યો તો જ્ઞાન તો એનું નામ કહેવાય કે ત્યાગ ઉતારે જે દોડવાથી જ્ઞાન ઉતારે એનું નામ જ્ઞાન કહેવાય જે જાણવાથી ક્યાંક વધારે એમનો અજ્ઞાત અજ્ઞાત ની આરાધના કરીએ જો તો આ ક્યાં ઉતારી દીધું હે એનું જ્ઞાન કહેવાય છે પછી મહારાજે પણ કે હું બધી ક્રિયાકાંડ કરું છું બધા ભગવાનના કહેલું ક્રિયાકાંડ ને ઉતારે છે તમે તો કેપ વધારે માટે તમારું કહેલું કરો છો સસનથી કરો છો સસનથી પોતાના અક્કલ નો અગળો કપડો ના હોય એવું મારો ઘર બહુ સરસ એટલે પછી અમને હૃદય હૃદય બચેલા મહારાજ મહારાજ લોકોએ શેર કાઢી દે છે તમે દાદા પર જ્ઞાન કેમ બધું કોઈ દાદા પાસે જ્ઞાન કેમ હું જ્યાં જતા ખુરશી મૂકીને દેવું છું કારણ કે જરા પગ તો નથી બરોબર બધે દેવા દેશે ને અહીં ના દેવા દીધા કહી દો દાદાજી કે દિલ્હી દેવાનું તો પછી મેં તો ભાઈ આ મંદિર પછી બહાર કાઢો આપણે ખુશી બહાર જ્યાં ચોકમાં બેઠા હતા કે અહીં નહીં તમે આપણે પગથિયામ થયો એને પગથિયામાં ઘોડા મૂકે છે તે જગ્યાએ નહીં કે ના એ નીચે જવું એટલે અમારી આવી વેલી છે محمد مہاویل پچیس اتروا تو આ તો પછી પચાસ વર્ષ પછી ખબર પડે કે હાલત નાની પુરુષ પ્રગટ થયા પુસ્તકો વાંચે છોકરા પણ બધા જરૂર છે તો વિશેષ છે એ હા એ તો એમાં એમની પરંપરા પ્રમાણે તો આપના દર્શન આવે તો પણ એ દોષ માં આવે એક બીજાની ચોપડી વાંચે પણ એ પણ એ લોકો સંવાળા ના કરાવે એટલે આ રજનીશની ચોપડી વાંચે આ તો ની ચોપડીઓ વાંચે ટેપ સાંભળે આપ જેવા જ્ઞાની પુરુષને મળવા આવે દર્શન કરે એ લોકો એમના સંપ્રદાયના માણસોને ગમે તેમ લાગે પણ એ તો એ કે મારે તો સત્યની પ્રાપ્તિ કરવી આ બધું ઠીક છે પણ મારે તો મારી રીતે હું કરીશ અને નજીક થી બેસી અને એકલા રીતે મારા સાહેબ તમને કઈ અનુભવ તો એમ હું ઘણો પ્રયત્ન કરું પણ હજી અંદર કઈ અનુભવ નથી નકર તો શું છે કોઈ પણ આચાર્ય ધર્માચાર્ય આવી કબૂલાત ના કરે ના એ આ કોઈ બાબત છે આ તમારે સમજણમાં આવે એવું નથી એમ આ બાળક એમને આપી થયું નથી હજુ આ જ્ઞાન આપણું જ્ઞાન નિખાલસ પણ હોય ને હા નિખાલસ માણસ ધર્મ ગુરુ તો એમ કે હું આમ બેસું એટલે આત્મા પ્રગટ થાય અને આ થાય ને શિષ્યો ને કહે લાભ ઉઠાવે ને તો એના હાલમાં જે રિઝર્વેશન રાખ્યું ને તે તમે સાંભળો તો તમે રિઝર્વેશન સાંભળો તો માણસ જીવતો મરી જાય એવું રિઝર્વેશન છે નો દુરુપયોગ કરવો આવું સમજાવીને તો લિબરેશન કેવું છે તે અમને કહીએ માણસ શું ગતિ થાય શું ગતિ થઈ કલાકારો મુશ્કેલ પડી જાય એ જગ્યા તો આખી જિંદગી કાઢવાની હવે તો કોઈ મારી પાછું આયુષ તૂટે નહીં પછી તૂટતી તો નિરાશ છે પછી આયુષ તૂટે નહીં આયુષ પૂરું કરવું પડે ભોગવે જ છૂટકો એટલે જન્મટી અને ભયંકર દુઃખો સાથે હા ઊંધું શીખવાડ્યું શિક્ષણ દૂર ચેક કર્યું શિક્ષણ લાભ થયો مارا جی بھائی جان اپنے باہر બહારના લોકો કોઈ જગ્યાએ બંધાયેલા નથી અને પેલા ગળામાં બરાબર ગાળિયા ગાળ્યા છે કે છૂટે એમ નથી એ કોક નીકળે એમના ગાળિયા ગીલા હોય હરજીત બાંધ્યો એટલું નીકળે સ્થૂળ સૂક્ષ્મ આ બધા એ ચૈતન્ય નો આવિર્ભાવ છે અને છેવટે બધું એ રીતે માને છે અને જૈનો એક એક આત્માને એકમ માને છે તો એમાં સાચું શું છે دشنگ بھگوان کے لکھا ہے તમારો લાકડો કયા બહાર છે હવે હું હવે વ્યવસ્થા કરે છે વગર ના હવે તો લગડામ પડે પણ એ તમને ભગવાન આ જમાત ને શું કેવું વેદાંત આવું બોલ્યો નથી બિચારા વેદાંત એવું કહ્યું કે દુઃખ માફ થયા ત્યાં વેદ ભણી રહ્યા પછી શું કે તમે જે આત્મા કરીએ છીએ તેમને જડ્યો નથી દિસ છે આ અનાત્મા છે હજુ મારી પાસે અને વિવરણ કરતા કરતા હજુ અનાત્મા અમારા હાથમાં રહ્યો છે આત્મા આવ્યો વિવરણ કરતા કરતા દિસ ઇઝ નોટ છે તારે લોકો પૂછ્યું ભાઈ તો દિસ ઇઝ ધેટ મળે ક્યાં ધેટ નહીં દુનિયામાં ગો ટુ જ્ઞાની જે ચાર વેદના ઉપરી છે તે અને આ તો બાવા એ બધું કહી નાખેલું સપને સપને સપને કદાચ ત્યાં ઉઠતો નહીં હોય ધંધાધમમાં બેસતો હોય નહીં ધંધાથી ઉઠતો નહીં હોય ને તે ધંધા બેસતો છે ને સબને સબને ચક્કર રોજગાર લોકોને મારી નાખ્યા મૂળ ખ્યાલ એવો છે કે પ્રત્યેક આત્મા પરમાત્મા થવાની ક્ષમતા વાળો છે એમાંથી આવી ગેરસમજ ઉભી થયો એમ મને મૂળ આત્મા જે છે ને આ લોકોએ કહ્યું કે ભગવાન નો અંશ છે કહ્યું શું કે છે એટલે આ કોરું હોય ને કોરું એના અંશ કેટલા થાય કેટલા આનંદ આવડા ટુકડા કરી તો પછી કોરાના થાય તો એ ભગવાન નું કોરું

રગટા ઉછળતે થયેલા શું થયું તારે જેટલો પાણા પડ્યો એટલું અજવાળું થાય બીજું બધું અજવાળું પેલું એક ઇન્દ્રિયું પાણું પડ્યું એક અજવાળું બે ઇન્દ્રિયું પડ્યું બે હજાર અત્યારે પાંચ ઇન્દ્રિયનું પડ્યું પછી બુદ્ધિ એક બાજુ પડી અજવાળું નથી તો ભાઈ ભગવાન તો સર્વ સર્વાણું છે અને બધા આત્મા સરકાર છે જુદા છે કીડી હોય કે હાથી હોય માણસ હોય કીડી હોય કે હાથી હોય કે માણસ હોય બધા આત્મા સરકાર ચીકુ નું બનાવે ચીકુ ચીકુ નું બનાવે ના અત્યારે નહીં છે આત્મા અને તે જુદા જુદા છે આ લોકોએ કહ્યું એ સાચી વાત નહીં કરી વાત બાકી આ વેદાંત એવું કહ્યું છે ઇટ ઇઝ નોટ ફેર વેદાંતે એટલું કહ્યું કે આત્મા સનાતન છે નિત્ય છે કે જઈને કહ્યું સનાતન છે નિત્ય છે મળતું આવે નામ હતું બુદ્ધ અનિત્ય કહ્યું શું કહ્યું આત્મા અનિત્ય છે એમાં તો એ બુદ્ધ ના પણ આગળ અવતારો ની વાતો લખી પછી એમ કહ્યું કે મને એમ કહેવાનો ખીર ખાધા પછી એકાએક એમ જ સમજવું બુદ્ધ ભગવાને ખુબ તપ કરીને પછી પેલી બે ને ખીર આપી ઉપવાસ છૂટ્યા અને બોધી ગયા નીચે બેઠા અને એમને એકાએક જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જેને આ જે ભગવાન કારણ કે બુદ્ધ ભગવાન અહીં બહાર્યા ભાઈ અને આ બાજુ મારી બહાર સમકાલીન લોકો અને એક બાજુથી કોઈ માણસ ભયંકર પત નીકળેલું હોય ને આખું શરીર દુઃખી દુઃખી દુઃખી વેદના વાળો માણસ ને આમ બચાર માણસો ઉકેલ લાવતા હોય તો આ બે જણ બેઠા છે એમને કઈ નજર તો પડે ના પડે એવું ચશ્મા આવ્યા નથી ચશ્મા ના આવે નજર તો પડે ને શું થાય બેન સર મારી દુકાને શું થાય અને બહુ શું થાય બેન કરુણા તો થાય જ ને કરુણા આચાર થયા દયાની લાગણી થાય એટલે બુદ્ધને દયા અરે શું કે કેટલો કેટલો સુખી હું શું બુદ્ધ ભગવાન કહું કે સાહેબ તમે દીક્ષા છો એટલે કઈ દીધું તમને આમ કેમ મતલબ થઈ જાય જેને જે દુઃખ થયું છે એને ઇમોશનલ થવા તાર શું કારણ એની દયા છે ભગવાન મારી ભગવાન પેટમાં પાણી ના આવે કરુણા આવે કરુણા દયા આવે ને દયા હોય મારી ને દયા તો મારામાં ના પડે દયા અને કરુણામાં શું ફેર દયા તો મારામાં ના પડે દયા અને કરુણામાં ફેર શું કરુણા અહંકાર સિવાયની દયા એમ કરુણા અહંકાર સિવાયની અને જે દયા એ બ્રહ્મ ગુણ છે હા એટલે નિર્દય હતા હોય જ જેને જેમાં દયાળ હોય એ નિર્દય હોય જ દયા દેવું છે મૂળ આ વાત જે આ આ ના માણસો છે પુસ્તકો દ્વારા એ એમ કે પૂછે કહ્યું કે સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ સુષ્ણમ સિંધી અને પછી નિર્વાણ ને પાના દુઃખ તો એ નિર્વાણ પાના છે ખરા એમની ભાષાનું નિર્વાણ કોઈ જુદું જુદું હા કોઈ અક્ષર લોક ને કોઈ બુદ્ધ ને ને કરી જે બુદ્ધ બુદ્ધિ ને ટોચ પર ગયેલા છે માત્ર ને શું કરવું પડે કે લેયર મન ના લેયર લેયર્સ ઓફ માઇન્ડ

એ થઈ જાય ને તમારી થઈ ગઈ કે છે એ મનના લેયરમાં ભોગાયા એવું સરસ લેયર આવી રામકૃષ્ણ પરમહંસ સમાધિ થતી માતાજી નો સાક્ષાત્કાર થતો એ માતાજી સુધી પણ જે સાક્ષાત્કાર જે થતો એને જે સવારી થતી ને એ સમાધિ કેવી હતી આંખો બંધ થઈ જાય બાજુ ભાન ના રહે શું ના રહે મોટી મોટી ખબર નથી એની ખબર ના પડે એ શું કહેવાય એને સાયન્ટિસ્ટો એમ કે અને અડધો અડધો લોકો અને તેમાં સમાજ શું કે સમાજ અડધો અડધો જોયેલા નહીં જોયેલા એટલે આ શું સમાધિ કરો ને નિરંતર જાગૃતિ અત્યારે તમે સમાધિમાં જ છો ને તમારે જ્ઞાન મળ્યા પછી તમે નિરંતર સમાધિમાં જ છો આદિ આદિ ને ઉપાધિમાં જ સમાધિ કરો સમાધિ જાગૃત સંપૂર્ણ જાગૃતિ કરો બોલીએ અમે સોય છવ્વીસ વર્ષમાં સમાધિ ગઈ હરેક ક્ષણ અમે સમાધિ આદિ આદિ ઉપાધિથી મુક્ત એનું નામ સમાધિ પણ દાદા જ્ઞાની અને ભક્ત ના કદાચ મગજના પેલામાં અથવા થોડો ફેરફાર પેલા ભાવ હોય દુનિયામાં રહેતા રામકૃષ્ણ તો એ પ્રકારના હતા ભક્ત પ્રકાર બુદ્ધ જ્ઞાની હતા બુદ્ધ કોઈ દિવસ વારંવાર આવેશમાં આવ્યા એવું નથી રમણ મહર્ષિ પણ સમાધિમાં આવ્યા બેભાન થઈ ગયા પડી ગયા હોય ભાન એવું નથી કારણ કે રમણ મહર્ષિ જ્ઞાની હતા અને પરમ આમ ભાન થાય કે અમે કપડાનું ભાન નથી તો એવું હશે કે ભક્તની સમાધિ જુદી અને જ્ઞાનીની સમાધિ જુદી આ બધું આ બધા પામવાના છે રમણ મહર્ષિ અને રામકૃષ્ણ એ બે છે હૃદયજી કહેવાય શું કહેવાય એટલે બે પામવાના એમાં બે માસ જ ના હોય બુદ્ધ ભગવાન પામવાના પણ અત્યારે જે આપણે સમાધિ હતી એ સમાધિ સમાધિ ના કહેવાય એ તો નહીં મનનો લેહ હોય ને એનું નહીં ચિત્ત એકાગ્ર થઈ જાય એટલે ચિત્ત તો અંતર ભલે રહે બહાર છે તો બહુ ભાન ઉડી જાય ખબર છે નહીં આનંદ પામે છે કેવી રીતે કે તમે પ્રેમ તમને જોયેલા કોઈ કોઈ પ્રેમ થયેલો હોય પછી પ્રેમ તમને થયેલો હોય તો એ શામાં હોય એના વિચારમાં શું હોય એમાં જ ઊંડો થયેલો હોય આનંદ રમણતા કરે શું કહે બહારનું ના રહે એવું આ પણ એ લોકો કલ્યાણ કઈ ના દયા છે નિર્દયતા હોય અને દયા ના હોય તો ધર્મ શરૂઆત કરો ધર્મ ધર્મ શરૂઆત દયાથી છે અને ભોગ ની શરૂઆત દયાથી પર કરાશે કારણ દયા ગંધો ગુણ છે મહાવીર ભગવાન પામ્યા એ કેટલી ઉંમરે કેટલી ઉંમરે હા બેતાલીસ ઉંમરે બેતાલીસ આગલા ઘણા બધા જન્મ તૈયાર આવ્યો એવું કરું લઈને જાય ધર્મથી જ જ મહાવીર છે તે જ્ઞાની હતા શું કહે હા તો નાટક બધું બેબી છે ત્યાં લોકો પારો ઉતારવા માટે અત્યારે ત્યાગ્યો નહીં કે છે ત્યાગી છે તો જ કલ્યાણ થયું મારા ભગવાન પહેણ્યા જ બોલા અને એમનું થઈ ગયું તારું કલ્યાણ તારું થવાનું ભગવાન નથી પહેણ્યા ભગવાન ને પહેણ્યા હાથે વેર નથી અને ત્યાગવા હાથે વેર નથી તને પણ છે જેમ કે કુટુંબ મૂકીને ભાગી જાવ તો તરત મને આત્મા મળે એવું બિચારા માની છોડે આત્મા જુઓ છે તારી રમણતા જો કરતા આવડી તો આ સંસારમાં કોઈ ના રહી ના આવડી તો તું એકલો હોય તો અહીં અડશે કે જાગી થઈ ગયો એકલો હોય છે તો અડશે એટલે સંસારમાં કઈ છોડવાની જરૂર નથી નહીં જરૂર નથી એવું ના કેવાય એ તો અસલ વિજ્ઞાન છે એટલે જ નથી ક્યોરિંગમાં થોડું જેટલું છોડે એટલો પગથિયા ઉપર ચડે જેટલો પરિગ્રહ છોડે એટલો પગથિયા ઉપર ચડે એટલે આ છોડવાનું નહીં તેથી આ લોકો કહી ગયા એ લોકો છોડવા તો હોય ને એટલે પહેરી ગયા એના અમદાવાદના તે બધું છોડી દેખાતા સાચી કરી બધું જ છોડી દેવું તમે જે છે ક્યારે દોષ <laughs> કદર કરી મારી આ લોકો પેલા સત્સંગ કરાવવા કયા હિન્દુસ્તાનના લોકો ફોરેનના લોકો ને અમને કોણ મારે પેદા ફબડી હવા ના કોઈ કોઈ બેસે નથી ધમ તો ખરાબ ગમે ત્યાં હું જાઉં ને તો ખાટલા વચ્ચે વચ્ચે હવાર ઉઠ્યો તો પછી એના ઉપર ચડેલા નહીં લાગે તો રાખે રાતમાં મનમાં વિચાર થાય ચડી ગયો ચડી ગયો હવાર ઉઠ્યો રાખવો પડે ખાટલા વચ્ચે વચ્ચે જો અહીંયા આવો તે કેશ નહીં તો કોઈ અવસરમાં કેશ મળી જ નથી બધું ઉધારી ખાધું

શું રહે કે નહીં રહે ત્યાં નથી જોતું શું બધી જાતના કઈ ભાવના કાર્ય ને થોડા પણ ભાવના કાર્ય પેટમાં દુખે એવા ભાવના કાર્ય જસવી એવું હોય મોટો રસ્તો કલ્પિત હોય નહીં તો કલ્પનાની બહાર છે اکرم کئی جانے درد بڑا درد لگے جائے جائے مر تو سرد سے دلشی دلکش ہے داتا دلکش ઉત્પન્ન થાય છે દુનિયા અંદર બુદ્ધિ બુદ્ધિ ના જોઈએ તો બુદ્ધિનો છોરો ના હોય તો એ દાતા હોય અને આ તો આ તો બુદ્ધિના કોઠડા બધા ભાવતી નથી ને લોકો હજાર એવું ના બોલશો ના બોલશો બુદ્ધિ ઘણું ના બોલશે ને એવું જ નથી ખબર હશે આવું

કારણ કે વિચાર આવે છે તે તમારે જોયા કરવાના છે વિચારો વિચારો નહીં છે મન મન જે વિચારો કરે સારા કે ખોટા તમને એક નહીં છે એમ તમે જ્ઞાતા તમારું વસ્તુ ગયું છે તારી કૃપા એક લોકો પેડી કાઢે કેટલો માર ખાય માણસ માણસ માર થઈ ત્યાં ના પહેણ્યો સારું પછી આવે શું કરવું શું કરવું આ ઉપાય ના તેથી રસ્તા ના તૈયાર નથી પહેલેથી જ્ઞાન એક ભૂલ એવી થાય છે કે એની પાછળ આખી દુનિયા અને આખી જિંદગી બધું એનાથી બંધાયો અને પછી સુધારી શકો છો કે એવી ભૂલ આ ઇન્દ્રિયો બંધાયો ઇન્દ્રિયથી નહીં બંધાયો સત્યાથી બંધાયો હમણાંથી જ હાથ છે એક વિષય ને જીતતો જીત્યો સૌ સંસાર નળપતિ જીતનો જીતીએ નળ દર્પણ વિષયના અંગોથી જ્ઞાન અને ધ્યાન ગયું કરી જાય તેથી અત્યારે રહ્યા થઈ ગયા ને ક્યાં રહ્યા પછી પાણી કહું પાણી ખાવું મારે આવા આપણે બસો પાંચસો પંચાયત બનાવી અને જગતનું રૂડું કરવું પડશે નિમિત્ત છે તમે ચાર ગેટો ચાલે તેના પગ જોઈ ચાર એના પગ

આપણી પાસે જે કોઈ આવે એનો આપણને તરત ખ્યાલ આવે ને આ હળું કરવી છે કે ભારે કરવી છે અંદર કાઢ્યા સમજીએ હવે તો ભારે કરવું હોય તો એ ઉકેલ લાવવો ભેગો થયો ના ભેગો ના થયો ત્યારે દુઃખ મારી

કારણ કે પ્રાણ નો પાર નથી રહેતો અને એ બન્યો તો પછી આઝાદી જ કહેવાય ચાર પાંચ હાથ સાથે લાલ ચૂક અંબાજી દર્શન કરતી વખતે ચલો ભાઈ પૂજારી અમે ખબર ને અમે પૂછ્યું કે દાદા ભગવાન થઈ ગયા છે એટલે મેં તો નહીં એને કે છે આ દર્શન તો બહુ ભક્તો હતા અને આપણે ભક્ત ના દેખાય તો નહીં હોય દાદા ભગવાન બધું આ જરાકી ઓછી થઈ ગઈ ખૂબ હતો જરાકી ઓછી થઈ ગઈ જરાકી ગઈ બોલે નહીં ને જરાકી જરાકી

બહુ જૂના પોતું પોતું પોતે ચિત્ત એમાં એમાં રાખવું પડે ચિત્ત ભગવાન માં રાખનાર એવું છે ત્રણ ઝાડુ કરી જાય આપડે આ આ હાથું જોઈએ બીજું બધું ફરક બોલ ભગવાન હોય વિકાસની લિમિટ થાય બીજામાં બીજું કઈ બીજો અવળો લાગુ ના ઉતાર અવળો લાગુ લિમિટ હોય છે અમુક આવડો લાભ આમ સાધારણ લાભ તો થાય હવે નાની પુરુષે એક જણા આવ્યો ખરો બધા નામો પીછે ગયા બીજા બધા નામ ઉડી ગયા હું બાદમાં ભ્રમણ થઈ ગયા છે મારું નામ કાઢી નાખ્યું થઈ છે ના કરવું એનું કઈ મેં સાયન્ટિફિક ખબર એવિડન્સ છે એવિડન્સ છે આ દુનિયામાં એવું બી ચાલતું ઠીક થઈ જાય છે મંગળદાસ છે મંગળદાસ વકીલે પૂછેલો આપણને હું બાબા મંગળદાસ બોલે કોઈ અમદાવાદ મંગળદાસ પછી આપણે ઘેર પૂછીએ એટલે કોણ છે ઘેરા ઘેતા હું બાવો કયો ભાવ હતો મંગળદાસ પેલો કે શું હું કોણ શું કરતી ભાવ ભાવ પણ કોણ કયો ભાવ મંગળદાસ હું ભાવ મંગળદાસ એકનું એક જ એ વાત તમે જતા વકીલ એ કે મંગળદાસ એના એક સમજી ગયો હું ભાવ મંગળદાસ એ આ હું આત્મા છે બધો વર્ગલ વળી પછી હવે ધોરમાં હાથ ભાવથી જમાયા છે પછી આવ્યા હતા સાંજે સાંજે સત્સંગમાં આવ્યા હતા પાછા જ્ઞાનમાં આવ્યા તારીખ નવ ચાર ચોરાસી મહાત્મા કનુભાઈ પટેલને ત્યાં સત્સંગ એપાર્ટમેન્ટ બરોડા સવાર એવી લઈ ચૂકી છે લઈ લઈ આવે છે લઈ હા લઈ ચોપડનાર પોતે ચોપડનાર પોતે તમાકુ સિઝન આવે છે એવા લગ્ન લગ્ન ગાયન સિઝન એ ખબર સિઝન ના હોય તો આ મેટર્નિટી વોર્ડમાં નથી સિઝન બે હાર બારે મહિના સિઝન ચાલે મેટર્નિટી વોર્ડમાં બારે મહિના સિઝન ચાલે એની સિઝન નથી છોકરા પણ સિઝન છોકરા પણ ઘડીએ પણ સિઝન નથી આવે مرو سیزن نہیں کمپیز ہے ویجرم دوی کرم نو کرم آو کرم اٹھا کے આપણે આ નવકર જેટલા બધા આ દેખાય છે ને બધા નવકર છે આજે દેખાય છે ફક્ત મીડિયામાં આવી આ બધા કામ છે આ દુનિયામાં એમાંથી ફક્ત ભાવ કરવો એટલો ભાગ કરી નાખે એ બધા ભાવ કરવો ભાગ કરતા બાકીના બધા ભાવ કર્મ બાદ કરતા બાકીના બધા ભાવ કર્મ એટલે શું ક્રોધ માર મારા જે થાય છે આપણને જે રાત જાણ એ ભાવ કરવું છે આ તો ત્યાં ભૌગો જ્ઞાન ભર્મ ધ્યાન એ બધું ભાવ કરું એક રોજ માર મારા રોજ થાય છે ને બીજું બધું આપવા કરીએ ને ચા પણ પીએ ખાઈએ પીએ એ બધું બધું ન કરવું લગ્ન કરે પરણે છોકરા થાય બધું ન કરવું રાગદેશ વગરની ક્રિયા એ બધા ન કરો ના ભગવાન એટલા માટે કહ્યું ન કરો એટલા માટે કહ્યું જો તું રાગદેશ વગર કરીશ તો તને ચોટશે નહીં રાગદેશ સાહેબ કરીશ તો તને ચોટશે છે કે ગયા શું સમજી ગયા તમે આ કર્મ આ બીજા બધા છે એને અમે નો કહીએ છીએ સાહેબ નો કર્મ છે આ રીતે પણ તું રાગદેશ સાથે કરીશ તો તને ચોટશે રાગદેશ વગર કહીશ તો ચોટશે નહીં એના એ જ કરવું તેથી નો કર્મ એટલે એ નો કર્મ દાદા એટલે આ ડિસ્ચાર્જ કે બધો કહીએ છીએ તે ડિસ્ચાર્જ કરતી વખતે જો ચાર્જ ના થાય તો પછી કોઈ આપડો ડિસ્ચાર્જ નો કર્મ નથી હા એ અક્રમ આપડે સિલાય છે સિલાય છે બધું નહીં આપડે બધું ડિસ્ચાર્જ કરીએ બાકી નોકમ તો જુદું પાડવું પડે જુદું પાડવું તો જ્યાં રાગદ્વેષ ના થયો તે ભાગ બધો નોકમ શું ક્રોધ માર્ગ આ કવિક માર્ગ નો વિચાર ક્રોધ માર્ગ થાય એ બધા ભાવ કરે ક્રોધ માન માયા લોભ થાય એ બધા ભાવ છે અને બીજા